એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા ભોળા ભોળા ભટુરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે સાંભળો સાંભળો આજે તો રાજકોટમાં બેઠા બેઠા સરસ અને એની બેન લકી વાર્તા સાંભળે છે આવો આવો સરસ લકી આજે હું તમને બધાને ગીજુભાઈ બધેકાની એક વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે મોર અને ઢેલ એક હતો મોર અને એક હતી ઢેલ બે જણા ચરતા હતા ત્યાં એક ખેરો આવ્યો ખેરો હોય ને ખેરો પંખીનું નામ હા તો ખેરો આવ્યો અને ખેરાને જોઈને ઢેલ કે હું વિયાવ જાળામાં મારે કોની બીક મોર તો ઘણો રૂપાળો પણ ખેરો મારે ઠીક એમ કહીને ઢેલ તો ખેરા સાથે ચાલી નીકળ્યો લટક મટક લટક મટક કરતી મોર તો ખૂબ ખીજાઈ ગયો મોર કે પંખ જાત ભેળી કરું અને ફરિયાદ માગું ફરિયાદ કરું ને દાદ માગું મોર તો ચાલ્યો માર્ગમાં એક લલેડું મળ્યું લલેડું પંખી લલેડું કે મોરભાઈ ઓ મોરભાઈ ક્યાં ચાલ્યા મોર કે આ ઢેલ ખેરાની સાથે ચાલી નીકળી છે તે પંખ જાત ભેળી કરવી છે આવો છો ને સાથે લલેડું કે અમે તો લવ લવ કર્યા કરીએ ભૂરો અમારો વાન આ ઢેલ ગઈ છે ખેરાને તે દીનું કોણે ખાધું છે ધાન એમ કહીને લલેડું તો ન આવ્યું મોર તો આઘેરો ચાલ્યો ત્યાં એને સુઘરો મળો સુઘરો પંખી સુઘરો કે મોરભાઈ ઓ મોરભાઈ ક્યાં ચાલ્યા મોર કે આ ઢેલ ખેરા સાથે ચાલી નીકળી છે તે પંખ જાત ભેળી કરવી છે તમે આવો છો ને સાથે સુગ્રો કે અમે સુઘરા કહેવાઈએ અમારી જેવું કેણેય ન થાય ઘરની પત્ની જાપતામાં રાખીએ તો બીજાને શું જાય એટલે હું તો કાંઈ આવતો નથી મોર તો બિચારો વિલે મોઢે આગળ ચાલ્યો રસ્તામાં તેતર મળ્યું ને તેતર કે મોરભાઈ મોરભાઈ ક્યાં ચાલ્યા મોર કે આ ઢેલ ખેરાની સાથે ચાલી નીકળી છે તે પંખ જાત ભેળી કરવી છે તમે કજીઓ પતાવવા આવો છો ને તે તરકે અમે તે તરકે એવાઈએ અમારી ડોકે મગન મોરભાઈ હું કઈ નવરો નથી મારે દીકરાના આવ્યા છે લગન લો બોલો ત્યાં તો સરસ લકી મોરભાઈ તો બગલાભાઈ પાસે પહોંચ્યા અને બગલો કે કામોરભાઈ ક્યાં ચાલ્યા છો મોર કે આ ઢેલ ખેરાની સાથે ચાલી નીકળી છે તે પંખ જાત બેળી કરવી છે ભાઈ જરા આવો છો ને મારી સાથે બગલો કે અમે બગલા કહેવાઈએ અમારી ડોકે વાંક તમારા કજિયામાં તમે સમજો અમે અમે કજિયાના રાખ મોર કે ચાલને હવે બાજ પાસે જાઓ એ કજીઓ પતાવશે ત્યાં તો રસ્તામાં જ બાજ મળો અને બાજ કે મોરભાઈ મોરભાઈ ક્યાં ચાલ્યા મોર કે આ ઢેલ ખેરાની સાથે ચાલી નીકળી છે તે પંખ જાત ભેળી કરવી છે મારું કોઈ આવતું નથી સાથે બાજ ભાઈ તમે આવશો બાજ કે અમે બાજ કહેવાઈએ મારું માથું બોડું પંખ જાતની સરકાર રજા આપે તો ખેરાનું માથું તોડું મોર તો રાજી રાજી થઈ ગયો મોર તો બાજને લઈને તેતર સુગરો લલેડું બધા પાસે ગયો પંખ જાતની નાત ભેળી થઈ બાજને બધાએ હુકમ કર્યો એટલે બાજે ખેરાને કાન પકડીને હાજર કર્યો બધા કે એલા ખેરા એલા ખેરા એલા ખેરા આ મોરને એની ઢેલ પાછી આપી દે આ મોરને એની ઢેલ પાછી આપી દે ખેરો કે બધા કે બાજ આ મોરને એની ઢેલ અપાવી દે આ મોરને એની ઢેલ અપાવી દે બાજ કે હું બાજ કહેવાવ મારું માથું બોડું ઢેલ આપી દે મોરને નહીતર તારું માથું ફોડું <laughs> એમ કહીને બાજ તો ખેરા વાંસા દોડો વાંસા દોડો ખેરો કે એ ભાઈ સાહેબ એ ભાઈ સાહેબ એ ભાઈ સાહેબ લે હું ઢેલ આપી દઉં છું લે હું ઢેલ આપી દઉં છું પછી તો નાત બધી ઘેર ગઈ ને મોરને ઢેલ મળી ગઈ <laughs> તો સરસ લકી બેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તો આ વાર્તા તમારા ભાઈ બહેન ને બેનપણીઓને કહેજો પાછા હો ચાલો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશ હો ભાઈ આવજો